कृष्ण कृष्ण कृष्ण हरे हरे हरे राम राम राम राम हरे हरे अंदर बाहर श्री कृष्ण दर्शन करता अति आनंद मात्र એને આજે જગત દેખાતું જ નથી સર્વમાં એને આનંદનો જ અનુભવ થયો એનો સંસાર આનંદમય થયો આ બાજુ બાલકૃષ્ણલાલ ફળ લઈને દ્રાક્ષ લઈને ઘરમાં આવ્યો યશોદા માને કહ્યું છે માં હું દ્રાક્ષ લાવ્યો ના દ્રાક્ષ બહુ સરસ છે કનૈયો તો બહુ પ્રેમ કરે ને તે માના મુખમાં મથવા દ્રાક્ષ ખાય મારે કેવો પ્રેમ કરે આવી મીઠી પ્રાપ્ત જિંદગીમાં મેં કોઈ દિવસ ખાધી નહીં આ ક્યાંથી લાવ્યો છે એક દાસીએ યશોદાજીને કહ્યું કે માં આંગણામાં એક માણ આવી હતી અને કનૈયો દોડતો દોડતો બહાર ગયો એ માણના ગોદમાં બેઠો અને માણને એને માં કહીને બોલાવી અને પછી એ માણને રાણાને દ્રાક્ષ તો માણને ના કહીને બોલાવી યશોદામાં આવે તે સાંભળ્યું માને જરાય ખોટું લાગ્યું નહીં મારો કનૈયો બધાને માફી એ બધા અને બધા આશીર્વાદ આપે આજે તો આખો દિવસ શ્રીકૃષ્ણ દ્રાક્ષ લૂંટાવે છે ગોપીઓને ગોવાળોને દ્રાક્ષ આપે ટોપલી ભરેલી છે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે આખો દિવસ લૂંટાવે છે ટોપલી ખાલી શકતી નથી શ્રી બાલ લીલાઓ સાંભળવાથી શ્રી શ્રદ્ધા ઉત્પન્ન થાય શ્રદ્ધાથી સેવા સ્મરણ કરે ત્યારે ધીરે ધીરે શ્રદ્ધા આસક્તિમાં પરિણમે છે ભગવાનના સ્વરૂપમાં આંખ અને મન જયારે આસક બને ભગવાનના દર્શન વિના મને ગમતું નથી પ્રભુના નામનો જપ કર્યા વિના હું રહી શકતો નથી શ્રદ્ધાથી સેવા સ્મરણ કરતા એ શ્રદ્ધા જ આસક્તિમાં પરિણમે છે ભગવાનના નામમાં ભગવાનના સ્વરૂપમાં જ્યારે મન આસક બને ત્યારે બરાબર ભક્તિનો આરંભ થાય એ ભક્તિ જ્યારે વધે છે ત્યારે એને પ્રેમ લક્ષણા ભક્તિ કહે છે પ્રેમ લક્ષણા ભક્તિ વાસનાનો વિનાશ કરે પ્રેમ લક્ષણા ભક્તિ પરમાત્માને બાંધે છે આ જીવ જયારે પ્રેમથી ઈશ્વરને બાંધે છે ત્યારે જ આ જીવ માયાના બંધનમાંથી છૂટે છે ઈશ્વરને પ્રેમથી ન બાંધે ત્યાં સુધી માયાનું બંધન છૂટે નહીં ગોપીઓનો પ્રેમ હવે બહુ વધ્યો છે ગોપીઓ પ્રેમથી બાલકૃષ્ણલાલને બાંધે છે તે કથા માટે આપણને પછી સુનાવશે બાલકૃષ્ણ ઉદ્વાકીવ હે બાલકૃષ્ણ રામકીવ સદા ગુરુ بسفي النفس عن ذنب نفسه جلى العظيم وجه كفته لا يفكر شيطان શ્રીકૃષ્ણની લીલા એ જ પ્રભુનો મોટો અનુગ્રહ છે માનવ જે કંઈ કરે છે એનું નામ ક્રિયા છે શ્રીકૃષ્ણ જે કંઈ કરે એ લીલા છે જ્યાં થોડો પણ સ્વાર્થ છે જ્યાં કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા છે જ્યાં હું કરું છું એવો અભિમાન છે સ્વાર્થ અને અભિમાન સાથે કરવામાં આવે એને ક્રિયા છે શ્રી આનંદમય હોવાથી શ્રીકૃષ્ણને કોઈ સ્વાર્થ નથી ગંગાજીને કોઈ દિવસ તરસ લાગતી જ નથી આનંદમય પરમાત્મા શ્રી કૃષ્ણને કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી ભગવાન જે કંઈ કરે છે તે આપણા માટે કરે છે આ જીવ જગતનો નથી આ જીવ ઈશ્વરનો છે ઈશ્વરનો હોવા છતાં આ જીવ જગતનો થયો છે જીવ સ્વરૂપને ભૂલ્યો છે જીવ કોઈ જીવનો નથી જીવ ઈશ્વરનો છે જન્મથી કોઈ પતિ નથી જન્મથી કોઈ પત્ની નથી મયા પછી કોઈ પતિ નથી કે પત્ની નથી પતિ પત્નીનો સંબંધ પિતા પુત્રનો સંબંધ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે પણ તત્વદૃષ્ટિથી વિચાર કરતા એ સંબંધ સત્ય નથી આ જીવ ઈશ્વરનો છે જન્મ થયો નહોતો ત્યારે જીવ ઈશ્વરનો હતો જન્મ થયા પછી પણ જીવ ઈશ્વરનો છે મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે જીવનો જગત સાથે સંબંધ કાચો છે ઈશ્વરનો હોવા છતાં આ જીવ ભાન ભૂલ્યો છે સ્વરૂપને જાણતો નથી એવું સમજે છે હું સ્ત્રીનો છું હું પુરુષનો છું મારો જીવ જે મારાથી વિખૂટો પડ્યો છે એ ફરીથી મારી પાસે આવે જીવનું આકર્ષણ કરવા માટે ભગવાન લીલા કરે છે ગોપીઓને મળતા પહેલા જ મુક્તિનો આનંદ આપવા માટે શ્રી લીલા કરે છે ભાગવતની કથા એવી નથી કે જે મરે છે એને જ મુક્તિ આપે ભાગવતની કથામાં એવી શક્તિ છે કે મરતા પહેલા મુક્તિના જેવો આનંદ આપે જગતમાં રહીને જગતને ભૂલી જવું છે જગત જ્યારે ભૂલાય છે ત્યારે આનંદ મળે આ સંસાર સુખ દુઃખથી ભરેલો છે રોજનો અનુભવ છે માનવને નિદ્રામાં શાંતિ મળે નિદ્રામાં કોણ શાંતિ આપે નિદ્રામાં કંઈ ખાવાનું મળતું નથી નિદ્રામાં હાથમાં પૈસો આવતો નથી પણ નિદ્રામાં જગત ભૂલાય છે જગતની વિસ્મૃતિ થાય ત્યારે આનંદ પ્રગટ થાય ગોપોમાં જે લીલા કરી છે એ લીલાનું એ જ રહસ્ય છે ગોપીઓ જગતને ભૂલી જાય ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય બને શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા જેનું મન અતિ શાંત રહે છે એને મુક્તિના જેવો જ આનંદ મળે દીવામાં તેલ હોય ત્યાં સુધી તેમ દીવો બળે છે મનમાં સંસાર હોય ત્યાં સુધી મન પણ બળે જીવ જગતને ભૂલે શ્રી કૃષ્ણના દર્શનમાં સ્મરણમાં તન્મય બને તો મળતા પહેલા જ એને મુક્તિના જેવો આનંદ મળે થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે મુક્તિ જીવને મળે જીવ તો ઈશ્વરનો અંશ છે જે પરમાત્માનો અંશ છે જે રાજાનો બાળક છે એને કોણ રડાવી શકે જે રાજાનો બાળક છે એને કોણ બાંધી શકે જીવને કોઈએ બાંધ્યો નથી એ જીવ પોતે જ પોતાને અજ્ઞાનથી બાંધે અને એવું સમજે છે કે બીજાએ મને બાંધ્યો આ જીવ પરમાત્માનો અંશ છે જે પ્રભુનો બાળક છે એને કોઈ બાંધી શકે નહીં બંધન જીવનું સાચું નથી આપણા શાસ્ત્રોમાં સિદ્ધાંત સમજાવવા માટે એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો વાનર બહુ ચપળ હોય વાનરને પકડવું કઠણ છે વાનરને પકડવા માટે પારધી યુક્તિ કરે જંગલમાં જ્યાં વાનર ફરતા હોય ત્યાં નાનકડી હાંડલીમાં ચણા રાખે હાંડલીનું મોઢું સાંકડું હોય પારધી દૂર ઉભો રહે વાનર દોડતા આવે છે ને હાંડલીમાં ચણા દેખાય કે બહુ રાજી થાય એને ચણા બહુ ભાવે તે એકદમ બે હાથ હાંડલીમાં નાખે એના મુઠ્ઠીમાં ચણા આવી જાય ને તે મુઠ્ઠી ફૂલાય અને તે મુઠ્ઠી ફૂલાય કે પછી એની બહાર નીકળતો નથી હાંડલીનું મોડું સાંકળું હોય હાંડલીમાં હાથ જાય છે પણ મુઠ્ઠીમાં ચણા આવ્યા પછી તો મુઠ્ઠી ફૂલાય છે એનો હાથ બહાર નીકળતો નથી વાનરને એવી ભ્રાંતિ થાય છે આ હાંડલીમાં કોઈ ભૂત બેઠું છે એને મને પકડ્યો વાનરને કોઈએ પકડ્યો નથી એ હાથમાં લીધેલા ચણા ફેંકી દે છોડી દે તો એનો હાથ બહાર નીકળે તો વાનરને ચણા બહુ ભાવે છે ને એ હાથમાં આવેલા ચણા એને છોડવાની ઈચ્છા થતી નથી તમારા હાથમાં કેસરી પેડો આવી જાય તો તમને છોડવાની ક્યાં ઈચ્છા કરે કેટલાક તો સંતાડી રાખે કોઈની નજર પડે તો પછી આપવો જ પડશે માનવને ચણા બહુ ભાવે આ સંસાર હાંડલી જેવો છે સંસારના વિષયો ચણા જેવા છે આ જીવ વિષયોને પકડી રાખે છે તેથી એને બંધન થાય છે વિષયો છોડે તો એ મુક્ત છે બંધન મનને છે મનને થયેલા બંધનનો આરોપ આત્મા પોતાના સ્વરૂપમાં કરે છે વ્યવહારમાં પણ લોકો એવું જ બોલે છે કે ભાઈનું મન ફસાયું છે મારું મન બગડ્યું છે મન ફસાયું મન બગડ્યું એ જેને દેખાય છે તે આત્મા આત્મા એ પરમાત્માનો અંશ છે જે પ્રભુનો બાળક છે એને કોઈએ બાંધ્યો નથી એ અજ્ઞાનથી જ એવું સમજે છે કે મને કોઈએ પકડ્યો છે માનવ બોલવામાં જેવો ડાયો છે એવું વર્તનમાં ડાયો નથી કોઈ કોઈ વખત કેટલાક લોકો એવું બોલે છે કે ભગવાનની મારા ઉપર બહુ કૃપા બે છોકરાઓ છે ધંધે વળી ગયા સારી રીતે કમાયો છે એમના જે છોકરાઓ છે મેં બેના માટે બે બંગલા જુદા જ રાખ્યા છે કે ઝઘડો થાય જ નહીં છોકરાઓ સુખી છે હું સુખી છું મને કોઈ બંધન નથી આ છોકરી બાકી છે એનું લગ્ન થઈ જાય કે પછી તો હું ગંગા કિનારે જઈને રહીશ મને કોઈ ઉપાધિ નથી મને કોઈ ચિંતા નથી પ્રભુએ મારા ઉપર બહુ કૃપા રાખી આ છોકરીનું લગ્ન થયા પછી હું છૂટો છું પછી કોઈ બંધન નથી ગંગા કિનારે ભક્તિ કરી છોકરી પડને છે એના ઘેર ભાણો આવે છે છતાં ડોહો કંઈ ઘર જોડતો નથી પછી કેટલાક પૂછે છે કે તમે કહેતા હતા ને કે છોકરીનું લગ્ન થયા પછી તમારે ગંગા કિનારે જવું હતું હજુ કંઈ ગયા નથી તમે કે મારે જવું છે પણ છોકરાઓ જવા જતા નથી છોકરાઓ વિચાર કરે છે ડોહો ઘરમાં રહેશે ને તો બહુ કામનો જ ગંગા કિનારે જાય ત્યાં બધું જ મંગાવી રહેશે ને ગરીબોને ખવડાવી દે ઘરમાં હોય તો બહુ કામનો છે બાબા દેવીને રમાડશે આપણને રાત્રે ફરવા જવું હોય તો બચારો બેઠો બેઠો ઘર પર હતો ઘર છોડવું ગમતું નથી જીવને કોઈએ બાંધ્યો નથી એ પોતે જ પોતાને અજ્ઞાનથી બાંધે છોકરાઓ મને જવા દેતા નથી યમરાજાના જોરથી પકડવા અંત આવે અને પછી છોકરાઓ ના પાડે તો કોઈ માનશે છોડવું તો પડશે ફરજિયાત છોડવું પડે ત્યારે બહુ ત્રાસ થાય છે સમજીને છોડે ને બહુ આનંદ છે જીવને કોઈએ બાંધ્યો નથી એ અજ્ઞાનથી પોતે જ પોતાને બાંધે બંધન જીવને નથી બંધન મનને છે મન વિષયોનું ચિંતન કરતા વિષયોમાં ફસાય છે મન બંધનમાં આવે છે ત્યારે આત્મા એવું સમજે છે કે હું ફસાયો હું બંધનમાં આવ્યો આત્મા એ પરમાત્માનો અંશ છે પ્રભુનું સ્વરૂપ છે જે રાજાનો બાળક છે એને કોણ બાંધી શકે આપણે બધા ભગવાનના બાળકો મનનું બંધન છે મન વિષયોમાં ફસાય ગોપીનું મન મારું ચિંતન કરે મને મનમાં રાખે મારી વાતો કરે મારા દર્શન કરે ગોપીઓને અલૌકિક આનંદ આપવા માટે પ્રભુએ આ લીલા કરી સંસારે માયાની લીલા છે માયાની લીલા જોવાથી માયાની લીલાનું ચિંતન કરવાથી મન બગડે છે એ મન શ્રી કૃષ્ણ લીલાનું સ્મરણ કરે તો ધીરે ધીરે મન શુદ્ધ થાય જગતની વિસ્મૃતિ થાય અને પરમાત્માના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય માટે ભગવાન ગોકુમાં લીલા કરે લીલા એ જ ભગવાનનો અનુગ્રહ છે લીલા એ જીવને બંધનમાંથી છુડાવવા માટે છે ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે હવે વધે છે જગતનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે શ્રી આકર્ષણ ગોપી પ્રેમ કરે લાલાને ગોપીઓના ઘરનું માખણ ખાવાની ઈચ્છા થાય લાલાના ઘરમાં ઘણી ગાયો છે ને બહુ માખણ થાય પણ લાલાને ઘરનું માખણ ભાવતું નથી ગોપીઓનું માખણ ભાવે પરમાત્મા સાથે એવો પ્રેમ કરો એવું પવિત્ર જીવન ગાળો કે ભગવાનને મારા ઘરનું આરોગવાની ઈચ્છા થાય જ્યાં અતિશય પવિત્રતા છે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા આરોગે છે ગોપી પ્રેમ વધ્યો છે ગોપીઓના ઘેર જઈને માખણ હારોલે ગોપીઓ પ્રેમથી યશોદામાં અને લાલાની બધી લીલા સંભાળે છે અને તે કથા સુખદેવજી મહારાજ ગંગા કિનારે સંત સમાજમાં કરે સુખદેવજી મહારાજ ભાગવતમાં એવું બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ ચોરી કરે જે જગતના માલિક છે એ ચોરી કરે છે હું કેવી રીતે બોલું સુખદેવજી મહારાજ તો બહુ વિવેકથી બોલ્યા છે રાજા હું કહેતો નથી પણ પ્રેમની મૂર્તિ ગોપીઓ એવું બોલતી હતી કે કનૈયો માખણ છોડ મારા ઘેર આવીને માખણ હારો લે ગોપીઓ આને પણ લાલાને કે તું મારા ઘેર આવજે હું તને માખણ આપ કે મને માખણ આવતું નથી કોઈ ગોપી બોલાવે તો એના ઘેર જાય નહીં પણ ઘરમાં કોઈ ન હોય ત્યારે ગોવાઓને લઈને એના ઘેર જાય શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર લીલા હવે ધીરે ધીરે શ્રી કૃષ્ણ મોટા થયા મોટા થયા છે એટલે બહુ મોટા થયા નથી પાંચ પૂરા થયા છે લાલાને છઠ્ઠું વર્ષ બેઠું ગ્વાલ બાલ મિત્રો સાથે હવે રમે છે શ્રી કૃષ્ણનો મિત્ર પ્રેમ કઈ અલૌકિક મધુમંગલ મનસુખા રામા આ ગરીબ ગોવાળાના બાળકો છે લાલાના મિત્રો છે પેલો મનસુખો જે હતો ને એ બહુ જ દુબળો હતો એના શરીરના બધા હડકાઓ દેખાય બહુ ગરીબ છે લાલાએ મનસુખાના ખભે હાથ રાખ્યો અને મનસુખાને કહ્યું કે મનસુખા તું મારો મિત્ર ખરો કે પેલો મનસુખો માથું હલાવે કે હું મારો મિત્ર લાલાએ કહ્યું કે આવો દુબળો મિત્ર મને ગમે નહીં તું મારો મિત્ર તો તું મારા જેવો તગડો કેમ થતો નથી જીવ અને ઈશ્વરની મૈત્રી છે ઈશ્વરની ઈચ્છા છે કે આ જીવ મારા જેવો થાય તું મારા જેવો તગડો થઈ જાય મન સુખો તો રણવા જ લાગ્યો અને રાણાને કહ્યું કે તમે ના તમે ના તું તો રાજાનો દીકરો તારી મા તને મળે એ માખણ બધું ખવડાવતી હશે અને તેથી તું તગડો છું પણ તને ના હું તો બહુ ગરીબ મેં કોઈ દિવસ માખણ ખાધું જ નથી મારી માં છે ને મને દૂધ પણ આપતી નથી મારી માં મને છાશ પીવાતી હું કેવી રીતે તગડો થઉં હું બહુ ગરીબ લાલાએ તે ધ્યાનમાં રાખ્યું છે મારું મન બહુ ગરીબ મન સુખાને કહ્યું કે તું રડીશ નહીં આવતીકાલથી હું તને રોજ માખણ ખવડાવવાનું બેસતા હું રોજ તને માખણ ખવડાવું છું પછી તું ધીરે ધીરે મારા જેવો તગડો થઈ જઈશ મનસુખાએ રાજાને કહ્યું કે કન્યા કન્યા તું રાજાનો દીકરો જેવું તું તારા ઘરનું માખણ મને મહિનામાં એક વાર કે બે વાર આપે તો ચાલે પણ રોજ રોજ તારા ઘરનું માખણ તું મને ખવડાવે ને તો તારી માને ગુસ્સો આવશે તને ખબર છે તારી મા તને મારે તો તું રોજ મને આપે ઠીક નથી મહિનામાં એકાદ દિવસ તું મને આપે તો ચાલે મહારાજે કહ્યું કે મારા ઘરનું માખણ નહીં હું તો તને બહારનું કમાવીને જ ખવડાવીશ કે દાદા તું બહારનું કમાવીને ખવડાવીશ તને કમાવતા આવડે છે કે મને બધું આવડે કે દાદા તું કેવી રીતે કમાતું દાદાએ કહ્યું કે આપણે કમાણી કરવી હોય ને તો આપણે બધા ભેગા થઈને એક સહકારી પેઢી કે મંડળ ખોલીએ ને તો કમાણી બહુ સારી રીતે થાય હું બધું જાણું છું કેવળ મંડળ કાઢવાનું કે હા પણ કનૈયા આપણા મંડળનું નામ શું રાખીએ નાનાએ વિચાર કરીને કહ્યું બાળ ગોપાલ શૌર્ય વિદ્યા પ્રચાર મંડળ શૌર્ય વિદ્યા પ્રચાર એટલે ચોરી કરવાની આના અત્યારથી તો અમને ચોરી કરવાનું શીખવાડે છે ચોરી કરીએ ને તો પછી લોકો પકડે ને આપણને મારે પછી તારે કહ્યું કે તમે એની જરાય ચિંતા કરશો મારા ગુરુએ મને એક મંત્ર એવો આપ્યો છે એ મંત્ર બોલતા બોલતા ચોરી કરીએ ને તો આપણને કોઈ જુએ જ નહીં મંત્ર બોલતા બોલતા ચોરી કરવાની અને કદાચ પકડવા આવે તો પકડમાંથી છટકી જવા એવો મંત્ર હું જાણું કે કરીને કરી પાસે કોઈ મંત્ર છે મારી પાસે મંત્ર તારો મંત્ર તું અમને નહીં આપો નાના આગળ કે બધાને હું મંત્ર આપવા તૈયાર તો બાળકોના કાનમાં લાલાએ મંત્ર આપ્યો કે આપણે ચોરી કરવા કોઈના ત્યાં જઈએ ને ત્યારે મનમાં કફલ્લમ કફલ્લમ કફલ્લમ એવું બોલવાનું કે કન્યા કફલ્લમ કફલ્લમ બોલવાનું તો લાલા કફલ્લમનો અર્થ શું છે અરે અર્થની તમને શી જરૂર છે આ જગતમાં જેટલી વિદ્યા છે કળા છે એના ગુરુ તો બ્રાહ્મણ બ્રાહ્મણ સર્વના ગુરુ કહેવાય તો ચોરના ગુરુ કોણ થાય અરે બધાના જે ગુરુ તો ચોરના પણ એ જ ગુરુ છે ચોરના ગુરુ પણ બ્રાહ્મણ છે કફલ નામના એક ઋષિ થયા અને તે કફલ ઋષિ ચૌર્ય વિદ્યાનો પ્રચાર કરે જેટલા ચોર છે એ બધા કફલ ઋષિના ચેલા થાય લાલાએ બાળકોને મંત્ર આપ્યો આ મંત્ર તો લાલાએ મિત્રોને જ આપ્યો છે આ મંત્ર તમે ધ્યાનમાં રાખીને કોઈ જગ્યાએ પ્રયોગ કરવા જશો માં મેં તમે બરાબર ધ્યાનમાં રાખજો કે મારા ચોરીનો મંત્ર કયો હતો આજે થોડો શાંતિથી વિચાર કરો ચોરી એ પાપ છે પાપ કોણ કરે છે અને પાપ કોણ કરતો નથી આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન છે એવું લખ્યું છે જે શરીર સાથે રમવામાં સુખ સમજે છે પાપ જે પરમાત્માના સ્વરૂપમાં રમે છે એનું પાપ છૂટે જે પ્રભુના નામમાં રમે છે જે ભગવાનના સ્વરૂપમાં રમે છે એ પાપ કરતો નથી પણ શરીર અને ઇન્દ્રિયો સાથે રમવામાં સુખ સમજે પાપ કરે આ બાળકો શ્રી કૃષ્ણ સાથે રમે છે જે પરમાત્મા સાથે રમે ને એ પાપ કેવી રીતે કરી શકે સંસારના જળ પદાર્થો સાથે બહુ પ્રેમ કરે એ પાપ કરે જે ચેતન પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે એના હાથે પાપ થાય જ નહીં જે પરમાત્મા સાથે રમે છે એ પાપ કરી શકે નહીં આ બાળકો શ્રી સાથે રમે શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે જે પરમાત્મા સાથે પ્રેમ કરે જે પરમાત્માના સ્વરૂપમાં રમે એના હાથે પાપ થાય નહીં અવિદ્યાવત જીવપરાણ સર્વાણ શાસ્ત્રાણી પ્રવર્તનતે સર્વેશામ અવિદ્યાગ્રસ્તત્વાત અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે જે જીવ પરમાત્મા સાથે રમે છે એના માટે કોઈ બંધન નથી જે પરમાત્મા સાથે જ પ્રેમ કરે તમારે આ કફલ્લમ મંત્રનો પ્રયોગ કરવાની બહુ જ ઈચ્છા હોય તો તમે આજથી પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો કોઈ માનવનું ધ્યાન કરશો નહીં સ્ત્રી કે પુરુષનું ધ્યાન કરે એનું મન બહુ બહુ બગડે આજથી પરમાત્માનું ધ્યાન કરો બાળકૃષ્ણલાલ સાથે પ્રેમ કરો લાલાનું સ્વરૂપ ઘરમાં પધરાવીને સેવા કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તનમાં તન્મય બનો અને તમારા ભગવાનને કહેજો કે મારે તમારી સાથે રમવું છે અને કોઈ માનવ સાથે મને રમવાની ઈચ્છા નથી આ સંસારનો મેં ખૂબ અનુભવ કર્યો મારે ભગવાન સાથે રમવું છે તમે એવી ઈચ્છા તો રાખો અને તમારા ભગવાનને કહેજો કે તમે દ્વાપર યુગમાં જયારે ગોકુળમાં પ્રત્યક્ષ પ્રગટ થાવ ત્યારે મને કોઈ ગોવાળના ઘેર જન્મ આપજો હું તમારો ગોવાળ મિત્ર બનું હું તમારી ગોપી બનું મને તમારી સાથે જ રમવું છે આપણે બધા લારાના ગોવાળ થઈશું અને પછી કફલ્લમ કફલ્લમ બોલતા ચોરી કરવા જઈએ તો જરાય વાંધો નથી આજે ચોરી ન થાય જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે જે પ્રભુ સાથે રમે છે એ પાપ કરી શકે જ નહીં અને કદાચ તેના હાથે પાપ થાય એ પાપનો જવાબ ભગવાન આપે છે આ બાળકો બહુ ભાગશાળી છે શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે છે શ્રી કૃષ્ણ સાથે રમે છે આજે એ મંડળની સ્થાપના થઈ બાળકોએ લાલાને કહ્યું કે તમે અમારી બધાની ઈચ્છા છે કે અમારા મંડળનો અધ્યક્ષ હવે તું જ થાવ લાલાએ કહ્યું તમારી બધાની ઈચ્છા હોય તો અધ્યક્ષ થવા તૈયાર કનૈયો મંડળનો અધ્યક્ષ થયો બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા અમારે કોઈ મંડળનું કામ કરવું પડશે લાલાએ કહ્યું કે કામ કર્યા વિના મંડળ કેમ ચાલે કામ તો કરવું પડે ને બાળકો લાલાને પૂછે છે કે કનૈયા મારે શું કામ કરવાનું લાલાએ કહ્યું કે તારે બીજું કોઈ કામ નથી એક જ કામ છે આ ગોપીઓ કેટલા વાગે બહાર જાય અને ઘેર કેટલા વાગે પાછી આવે છે એ બરાબર તપાસ કરીને તું આવજે આગળનું બધું તને શીખવાડીશ ત્યારે એક બાળક બોલ્યો કે કન્યા કન્યા મારી માં છે ને એ ચાર વાગે બહાર જાય છે સાત વાગ્યા પછી ઘેર આવે નાણાં કરો એવું હોત તો આજે તારા ઘેર આવીને મંડળમાં શ્રી ગણેશ પેલા આજે કરું કે હવે તો મારા ઘેર આવું કે ઘરમાં ઘણું ઘણું માખણ છે લોકો કહે છે શ્રી કૃષ્ણ ચોરી કરે છે આ ચોરીની કથા છે શ્રી કૃષ્ણ તો માલિક જ છે ગોપીઓ તો તન મન ધન સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરે છે જે ગોપી સર્વસ્વ અર્પણ કરે એના ઘેર જઈને થોડું માખણ આરોગે એટલે ચોરી કરી કહેવાય કદાચ કોઈ લૌકિક ભાવ રાખતો હોય તો પણ આ ચોરી નથી જે ગોપીના ઘરમાં શ્રી માખણ આરોગે છે એ ગોપીનો દીકરો લાલાના મંડળમાં છે અને એ જ લાલાને એવું કહે છે કે બારીમાં સાત વાગ્યા પછી ઘેરાવે હવે ગોપીનો દીકરો એટલે ઘરનો માલિક જ કહેવાય ને હવે ઘર માલિક સાથે હોય અને બધા પ્રેમથી માખણ આરોગે એટલે કે ચોરી કરી કહેવાય અલૌકિક દૃષ્ટિથી વિચાર કરો તો આ ચોરી નથી શ્રીકૃષ્ણ સર્વના માલિક છે ગોપીઓ સર્વસ્વ અર્પણ કરે છે કોઈ લૌકિક દૃષ્ટિ રાખે કોઈ ચોરી નથી જે ગોપીના ઘેર માખણ આરોગે છે એ ગોપીનો દીકરો લાલાના મંડળમાં જ છે અને એ જ લાલાને કહે છે કે તું મારા ઘેર આવજો આ દિવ્ય પ્રેમ લીલા છે શ્રી કૃષ્ણનું આકર્ષણ ગોપી પ્રેમ કરે સુખદેવજી મહારાજ સંત સમાજમાં ગોપીઓના વખાણ કરે ગોપીઓનો રોજનો નિયમ હતો સવારે મંગળાના દર્શન કરવા આવે ત્યારે યશોદા માને લાલાની એક એક લીલા સંભળાય લાલાલાલે આવું કર્યું લાલાલાલે આવું કર્યું એ ગોપીએ યશોદાજીને કહ્યું છે માં કનૈયાએ બહુ તોફાન કરવા લાગ્યું યશોદાજીએ પૂછ્યું મારા લાલાએ શું કર્યું કે માં ગઈકાલે કનૈયો મારા ઘેર આવ્યો અને દૂધ દોવાનો સમય થયેલો નહીં છતાં એને વાછડા છોડી દીધા તેમાં વાછડા બધું દૂધ પી ગયા અને હું પછી દૂધ ધોવા ગઈ તે મને બસેર પણ દૂધ મળ્યું નહીં દૂધ ધોવાનો સમય થયા પછી વાછડાને છોડે એ તો સાધારણ ગોવાળ છે અને એની કથા કંઈ ભાગવતમાં કરવાની જરૂર નથી આ ગોવા એવો છે કે દૂધ ધોવાનો સમય થયો નથી છતાં વાછડાને છોડે અસમયે વત્સાન મુંચન અસમયે સમયમ અતિક્રમ્ય વત્સાન વિષયાસક્ત જીવાન સંસાર બંધનાન મુંચન આપણા શાસ્ત્રોમાં મુક્તિના બે ભેદ માન્યા ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ ક્રમ મુક્તિનું વર્ણન ગ્રંથોમાં આવે છે ક્રમે ક્રમે જીવ એક એક પગથિયું ચડતો પરમાત્માના શરણે પહોંચે ક્રમ એવું વર્ણન છે ત્રિયાસી લાખ નવાણું હજાર નવસો નવાણું જન્મ થયા પછી આ જીવાત્માને શૂદ્રના ઘેર જન્મ મળે આ જીવ શૂદ્ર થાય શુદ્ધ થયા પછી એ વ્યભિચાર ન કરે ચોરી ન કરે તો તે શૂદ્ર મળ્યા પછી બીજા જન્મમાં વૈશ્ય થાય વૈશ્ય સત્ય નીતિને અનુસરીને વેપાર ધંધો કરે તો તે વૈશ્ય મળ્યા પછી બીજા જન્મમાં ક્ષત્રિય થાય ક્ષાત્ર ધર્મનું બરાબર પાલન કરે અને શરીર છોડે તો તે ક્ષત્રિય મળ્યા પછી બીજા જન્મમાં એ બ્રાહ્મણ થાય બ્રાહ્મણ દિવસમાં ત્રણ વાર સંધ્યા કરે ગાયત્રીનો જપ કરે સત્કર્મ કરે તો એ બ્રાહ્મણ મળ્યા પછી બીજા જન્મમાં અગ્નિહોત્રી થાય અગ્નિહોત્રી બ્રાહ્મણો વેદાધ્યયન કરે અગ્નિની ઉપાસના કરે એમના પાપ બધા બળી જાય અગ્નિહોત્રી મળ્યા પછી એ બીજા જન્મમાં યોગી થાય યોગીઓ પરમાત્મા સાથે મનથી સંયોગ સિદ્ધ કરે યોગીઓ બહુ સાવધ રહે છે નવું પાપ ન થાય જે પાપ લઈને આવ્યો છું તે ભોગવીને પૂરું કરીશ મારે નવું પાપ કરવું નથી યોગીઓને પણ ત્રણ જન્મ લેવા પડે સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધનો વિનાશ કરવા માટે યોગીઓ ત્રણ જન્મ લઈને ધ્યાન કરે છે અને પછી તો યોગીઓ દ્વારિકાધીશ ભગવાનના ચરણમાં મળી જાય આનું નામ ક્રમ મુક્તિ છે ક્રમે ક્રમે એક એક પગથિયું ચડતો જીવ ઈશ્વરના ચરણમાં ગયો શ્રી કૃષ્ણ તો પુષ્ટિ પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણ જે જીવ ઉપર વિશિષ્ટ કૃપા કરે છે એ જીવોને એક જન્મમાં મુક્તિ આપે શ્રી કૃષ્ણની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ ઇતિહાસમાં એવા દાખલા મળે છે કે રાજાની સિપાઈ ઉપર કૃપા ઉતરી કે રાજાએ સિપાઈને દિવાન બનાવી દીધો સિપાઈ કોઈ દિવસ દિવાન થઈ શકે નહીં પણ રાજાની કૃપા ઉતરે તો કંઈ અશક્ય નથી રાજાની વિશિષ્ટ કૃપા ઉતરી જાય ને તો રાજા કોઈ નોકરને રાજા પણ બનાવી શકે શ્રી કૃષ્ણની સાધારણ કૃપા સર્વ જીવો ઉપર પણ જે જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે ભગવાન વિશિષ્ટ કૃપા ક્યાં જીવ ઉપર કરે જે ચારે ગામની યાત્રા કરે જે બહુ દાન આપે જે યજ્ઞો કરે એ જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે એ બધું ઠીક છે પરમાત્મા તે જીવ ઉપર વિશિષ્ટ કૃપા કરે છે એકાંતમાં બેસીને જે ભગવાનના માટે રડે છે જેને શ્રી વિયોગનું દુઃખ થાય એકાંતમાં દરવાજો બંધ રાખીને ખૂબ ભક્તિ કરે માનવ પૈસા માટે રડે હાથમાં પૈસો ન રહેતો એને બહુ દુઃખ થાય મારા પૈસા ગયા કોઈ સ્ત્રી માટે રડે છે કોઈ પુત્રના માટે રડે છે કેટલાક જીવ તો એવા પણ છે એમનું થોડું જગતમાં અપમાન થાય ને તો એમને સહન થતું નથી બહુ રડે મારું અપમાન કર્યું આ જીવ કોઈ દિવસ ભગવાનના માટે રડે છે એકાંતમાં બેસીને જે પરમાત્માના માટે રડે છે જેને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી અને એકવાર પણ ભગવાનના દર્શન મને બરાબર થયા નથી હું શ્રી કૃષ્ણથી વિખૂટો કર્યો જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે જે જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે એ જીવને તે જન્મમાં મુક્તિ આપે કલ્પના કરો કે કોઈ વૈશ્ય ઘરમાં બાલકૃષ્ણલાલની સેવા રાખી પ્રેમથી સેવા કરે છે અને એકાંતમાં પ્રભુને રીઝાવું મારે હવે કોઈના પેટમાં જવું નથી મારે હવે પતિ થવું નથી મારી પત્ની પણ થવું નથી બહુ રખડ્યો સંસારનો મેં ખૂબ અનુભવ કર્યો હવે તમારા ચરણમાં જ રહેવું છે જે એકાંતમાં બેસીને ભગવાનના માટે રડે છે એ પ્રભુને કોઈ વખત ઘણા આવી જાય ભગવાન એ જીવને તે જન્મમાં મુક્તિ આપે છે મુક્તિનો કાયદો એવો ખરો કે બ્રાહ્મણ થવું પડે અગ્નિહોત્રી થવું પડે સંન્યાસ લેવો પડે તો મુક્તિ મળે કાયદો બરાબર છે પણ શ્રી કૃષ્ણની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ જે જીવ પર ભગવાન કૃપા કરે છે જે એકાંતમાં પરમાત્માના માટે રડે છે જેને શ્રી કૃષ્ણ અતિ દુઃખ થાય એકાંતમાં દિવાળાને રીઝાવે પૈસાના લોભથી જે એમ શ્રીમાનની લોકો ખુશામત કરે શ્રીમાનના પાછળ પડે એની ચાકરી કરે છે એને રાજી કરે છે પૈસાના લોભથી જેમ શ્રીમાનની ખુશામત કરે છે એવી રીતે એકાંતમાં બેસીને પરમાત્માની ખુશામત કરે પ્રભુને રીઝાવે પરમાત્માના માટે રડે ભગવાનને દયા આવે પછી તો એને બ્રાહ્મણ થવાની જરૂર નથી અગ્નિહોત્રી થવાની જરૂર નથી મુક્તિનો કાયદો એવો ખરો કે બ્રાહ્મણ થયા વિના મુક્તિ મળે નહીં કાયદો બરાબર છે પણ શ્રી કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ જે જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે એના માટે કોઈ કાયદો નથી ભગવાનને પૂછનાર ને જોનાર કોઈ નથી ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ દૂધ દોવાનો સમય થયો નથી છતાં વાછડાને છોડે છે આ સમયે વત્સાહન મુંસન એક ગોપી આવીને કહ્યું કે મામા લાલાને એક ચોરી કરવાની ટેવ પડી ગઈ હું લાલાને બોલાવું છું તું મારા ઘેર આવજો હું તને માખણ આપું હું જ્યારે બોલાવું ને ત્યારે મને કહે છે કે મને માથે ભાવતું જ નથી હું શું કરવા તારા બેઠો ના અને માથે આપીએ એને ખાવાની ઈચ્છા થતી નથી પણ કોઈ ન હોય ને તો ચોરી કરીને માથે ખાય એને એવી ટેવ પડી ગઈ એ ચોરી કરે છે યશોદાજી વાલાને પૂછે બેટા તું ચોરી કરે એની મા પાસે તો એવો ભોળો ફરિયાદ માને કે કે ના હું કશું જાણતો નથી એના છોકરાઓ બધું કરતા મને શું ખબર હું કઈ જાણું યશોદાજી ગોપીઓને પૂછે ચરી સખીઓ એને પૂછે લાલાએ ચોરી કરી પણ એ ના પાડે તમને ખબર પડે છે કે તમે એ ચોરી કરવા આવશે આજે એ ગોપીએ કહ્યું કે ના ખબર તો પડે એ જે દિવસે આવવાનો હોય ને એ દિવસે બહુ બહુ યાદ આવે છે એ જે દિવસે આવવાનો હોય એ દિવસે ઘરનું કામ કરતા એ જ દેખાય માં હું તમને શું કહું આજે મારા જોડે આવેલો ને એ રાત્રે સ્વપ્નમાં જ મેં જોયું હતું ગઈકાલે રાત્રે ઘરનું કામ પૂરું થયા પછી હું પથારીમાં પડીને ત્યારે તમારો કન્હીઓ મને બહુ યાદ આવ્યો રાત્રે પથારીમાં પડ્યા પછી તમને શું યાદ આવે પથારીમાં તમને જે યાદ આવે માનજો કે ત્યાં મન ફસાયું મનની પરીક્ષા દિવસમાં થતી નથી રાત્રે થાય મને રાત્રે પછાડીમાં તમારો કનૈયો બહુ યાદ આવશે મને તો એવી ટેવ પડી છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા મને ઊંઘ આવે નિદ્રા એ ભક્તિ છે કેટલાક આચાર્યોએ નિદ્રાને સમાધિની રૂપમાં આપી છે आत्मा त्वम् गिरिरामपि सहचराः प्राणाश्वरीरम् गृहम् पूजाते विषयोपभोगरचना अनिद्रासमाधिस्थितिः संसारः पदयोः प्रदक्षिणविधि स्तोत्राणि सर्वादिनः યદ્યત પરમ કરોમિ તત્તદખિલમ વૈષ્ણવ તે છે જે પથારીમાં પરમાત્મા સાથે સુઈ જાય જે પરમાત્મા સાથે સુઈ જાય ને એને કેવો આનંદ મળતો હોય પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે જગત ભૂલાય જગતની વિસ્મૃતિ જાગૃત અવસ્થાની સમાપ્તિ અને નિદ્રાનો આરંભ આ બેના સંધિમાં જે શ્રી રાખે પથારીમાં ખૂબ ભક્તિ કરે નિદ્રા આવે ત્યાં સુધી જે ભગવાનના નામનો જપ કરે નિદ્રામાંથી જાગે તે ક્ષણથી જે પરમાત્માનું સ્મરણ કરે છે ભગવાન એવું માને છે એની નિદ્રા પણ ભક્તિ છે પથારીમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા સુઈ જાય માં મને તો છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા મને નીકળે આવે રાત્રે સ્વપ્નમાં મને કનૈયો દેખાય રાત્રે તમે જાગી જાઓ નિદ્રામાંથી જાગ્યા પછી વધારે નહીં તો દસ મિનિટ પણ પથારીમાં બેસીને ભગવાનના નામનો જપ કરો પછી સુઈ જાય તમને કોઈ વખત ભગવાન સ્વપ્નમાં કૃપા કરીને દર્શન આપશે રાત્રે નિદ્રામાંથી જાગ્યા પછી એકદમ સુવું નહીં દસ પંદર મિનિટ બેસીને જપ કરો તમારા પાપ બળશે તમારું મન શુદ્ધ થશે કોઈ દિવસ સ્વપ્નમાં ભગવાન કૃપા કરશે બાપુ યશોદાજીનો હેતુ છે કે માણું તને તમને શું કહું ગઈકાલે રાત્રે સ્વપ્નમાં મને કનૈયો દેખાયો મને કોઈ વખત એવો ભાસ થાય છે બાળકૃષ્ણ મારી પથારીમાં જ છે મને પથારીમાં દેખાય મારા મનમાં એક વિચાર હતો કનૈયો આવે મારા ઘરનું માખણ આવે આ વિચારમાં વિચારમાં તન્મય થઈને હું સૂઈ ગઈ હતી તો સ્વપ્નમાં મેં જોયું કે ગોવા મંડળી સાથે કનૈયો મારા ભેગાયો મારા ઘરનું માખણ આવેલું સવારે મને આવું સ્વપ્ન દેખાયું સવારનું સ્વપ્ન જલ્દી સાચું થયું પછી મેં એવો વિચાર કર્યો કે તમારે આવું સ્વપ્ન દેખાયું છે એટલે કનૈયો આવશે ખરો હવે કનૈયો માળા બનાવવાનો કનૈયો આવશે કનૈયો આવશે માળા તેનું માખણ આરોપશે